હોય તો બી મિકેનિકલ નોકરી હાલતા નથી હાલે છે કેવી પંદરસો રૂપિયાની એટલે દોઢસો દોઢ બહુ ઓછી થઈ ગઈ છે દરિયા ડૂબી ગયો બીજી સિમર ડૂબી ગયો દરિયો ડૂબી નહીં ગયો ને હા એનું ટૂંકમાં કહેવાનું એ કે આ તકલીફો સહન કરવાનો તાકાત ઘટતી જાય છે તકલીફો નો વાંધો નથી પણ સહન કરવાની તાકાત ઘટતી જાય સહન કરવા જેવું છે નહીં કે સહન કરવા શું થાય એક ફિલ્મ બહુ સહન કરાવાય છે બહુ દબાઈએ તો પાછી ઓછી પાછી વાત સહન કરવું ગુનો છે શું કહ્યું સહન તો થોડું ઘણું સાધારણ સર બીજું બધું કપલેટ મળે કહી દેવું હતું ગેલન પીતા હતા તે બંધ થઈ ગયા દુઃખ ના મારા પીએ બિચારા દુઃખ બંધ થઈ ગયું લેવું કેમ પૂછવું પડ્યું પ્રશ્ન પ્રશ્ન રહી છે જનરલ સામાન્ય પ્રશ્ન હોય છે કરવા જેવું મુડા એને છે ને પેટમાં તકલીફ થયા કરે છે એટલે તકલીફ થયા કરે છે તો એટલે એને આસાના એને ખબર નથી પડતી કે ડૉક્ટરને બહુ બતાવે ના માતાની જે વાત છે એટલે પછી વાતાવરણ વિચાર કર્યો કે મેન ન્યુટ્રિશન હોય કદાચ મેન ન્યુટ્રિશન હોય તો ના ના તો અમે સબ્જેક્ટ કેવા આની ભાઈએ સવાલ એટલા માટે કર્યો પેલો વેજીટેરિયન નોન વેજીટેરિયનનો કામને કે પેટમાં જે દરદ થાય છે એ અત્યારે તો વેજીટેરિયન છે તો કદાચ ડાયટ ચેન્જ કરે તો કદાચ સારું થઈ પણ જાય મુશ્કેલી જાય મુશ્કેલી બહુ જોખમ બહુ જોખમ પેલા હું ખાતો હતો આજથી પેલા ખાતો હતો પેલા ખાતા હતા પછી બંધ કરી દીધું છે એવું છે ને જે લોકોને મધર અને ફાધર જે મંસાર કરતા નથી તેના છોકરાએ મંસાર કરવો જોઈએ નહીં દેશમાં ખાતો નતો પણ અહીંયા આવીને ખાવાનું શરૂ કર્યો હતો દેશમાં હું એટલું બધું નુકસાનકારક થઈ પડે છે એમને કારણ કે નોન વેજીટેબલ આ જાનવર હોય ને નોન વેજીટેરિયન એના દાંત જુદી જાત ના હોય વેજીટેરિયન જુદી જાતના હોય મતી બી જુદી ની એમની મતી પણ જુદી હોય હે ભાઈ નું કેવું છે કે એમની મતે પણ જુદી હોય બીજું હોય અને આપણે દોરાઈએ એટલે મુશ્કેલી આપણા દોરાયા તેની મુશ્કેલી ઉભી થઈ જાય ને બધી અને જડતા આવતી જાય બધું જડ થઈ જાય માણસ શું કહે અચ્છા જે થઈ ગયું થઈ ગયું એને પણ તમને દેવ છે ને કઈ બોલો હવે પેલામાં જઈને બોલો દાદા ભગવાન પેલા પેલામાં વગર પરમાણુ પ્રાપ્ત થાય છે વાંધો ને આ તો બધા એવું છે નવા નવા આવું શું કરીએ દાદા મારાથી અગિયાર દાદા મારાથી અગિયારસ નહીં થાય ભૂલીબેન પૂછે અત્યારે મારાથી નહીં થાય અગિયાર એકાદશી ને આપીશું પરવાનગી તમે વાંચેલું છે ફરી વખત હમણાં જોઈએ દાદા હમણાં જોઈએ છે આપીશું કાલે પંદર જય શ્રી રામ એક જ ગાડી લઈને આ છો Yeah. દાદા બેન બહુ દુઃખી છે તેની દીકરી જ્ઞાન શું કર્યું છે ઉડતું કઈ જામેલું હોય તો બગડી ના જાય એટલું એટલા માટે ના બે દખો થઈ જાય દખો દખો થઈ જાય God has not created this world at all. World is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. one relative viewpoint, one real viewpoint. What is your name? <laughs> મેં તમારી ચોપડી મેં તમારી ચોપડી વાંચી છે ને મને મેં તમારી ચોપડી વાંચી છે અને મને તમારો રિયલ વ્યૂ પોઈન્ટ જોઈએ એમ કે હા પણ તારું નામ શું નામ Mina. Yeah. Mina. You are Mina is correct by relative viewpoint. Right. And you are Siddhatma is correct by real, real viewpoint. there are two viewpoints to solve this puzzle. You are Siddhatma is by real viewpoint. You are Mina by relative viewpoint. All these relative are temporary adjustments. And you are permanent. તે તે પાર્ટ સમજી પણ મારે તો છે ને શુદ્ધ આત્મા એક્સપિરિયન્સ કરવો છે તે પાર્ટ મને સમજણ પડી પણ મારે શુદ્ધાત્મા ને એક્સપિરિયન્સ કરવો છે want to experience તને ઓગણીસમી તારીખે મળશે ઓગણીસમી તારીખ થોડું થોડું ગુજરાતી બોલતા આવડે ને આવડે થોડું થોડું વાંચતા આવડે પેલું ઓગણીસ કરતા આવવાના છે આવવાના છે આવવાના છે પણ આયા આયા કોઈને અડચણ પડે નહીં એટલા માટે ના આવ્યા હતા ચર્ચી કોઈને અડચણ પડે ને કે છે બે ચાર નહીં એવું તેવું નહીં આપડે તો બીજા લોકો સંભાળી લેવા બધું માણસ વધી ગયો હોય તો બીજો માણસ ખેલ મારતો આવજો બ્રાહ્મણભાઈ કે છે કે મને પાકી પ્રતીતિ થઈ ગઈ છે કે આ દેહદારી પરમાત્મા જ છે એટલે હવે મારે આ પગ નથી છોડવા જેને સમજણ પડી એ છોડે કરો ના સમજણ પડી એ ગમે તેમ આજે છે ને તમે સ્વામી તીર્થંકરની chocolate there's so much to know and there's, I could spend a whole lifetime. I want to experience that. I think it's want to find the absolute um, truth. એમ કે છે કે સિમંદર સ્વામીની ચોપડી આજે વાંચી એને એને પોતાને થયું કે એટલું બધું જાણવાનું છે કે જેના માટે મારે આખી જિંદગી ખર્ચવી કાઢી નાખવી પડે અને મારે તો કે છે કે એક્સપિરિયન્સ કરવો છે સત્યનો કહો કઈ મળશે તમે uh, I wanted to ask him, uh, ચાલે ચાલે Krish, uh, things with Hinduism and Buddhism and Christianity and all that. I was just reading all some of the different things that they were saying. My understanding was that they were all trying to say the same thing in uh, different ways. And um, and they were all saying that when you go to Agnani, that you should be thoughtless. You should uh, be a Buddha. Defect, defect, defect, hai? But see, this, defect, hai? For somebody like me Correct. to be in the state of impossible, virtually impossible. Bilkul. So how can you achieve that kind of a state so that you can benefit from it uh, in totality? બેન કે છે કે હું બુદ્ધિઝમ પછી જૈન બીજા બધા ધર્મોનું વાંચું છું અને બધા એક જ કહેવા માંગે છે કે જ્ઞાની પાસે તમે જાઓ ત્યારે તમે અબૂત થઈને જાઓ બુદ્ધિ નહીં રાખવાની હવે કે હું કેવી રીતના એ સ્ટેજે પહોંચું કે જેથી કરીને મને પૂરેપૂરો લાભ મળી શકે તો હું એ અબૂત થઈ કેવી રીતે શકું હું કરી આપીશ તારે નહીં થવાનું કરી આપશે તારે જાતે બુદ્ધ ના થઈ શકે તારે તો મને કહેવાનું કે દાદા તમે કર્યા પણ મને કઈ સમજ પડતી નથી બસ એટલું તારે વિનંતી કરી દે દાદા મને કરી આપે I submit you. I submit you. <laughs> so then, uh, if that's the case, then I don't have to worry about anything. Right. Then I don't have to ask questions, right? There's no need to ask questions, right? No, you will get the solution. It's only. No. That is correct. No, you, you can ask the questions. No, see, all the other see, questions about um, like, dear Shankar Bhagwan and uh, Krishna Bhagwan and all these different about astrology and all these different questions. If I don't have to ask any question, right? If એ બેન કે ઇંગ્લિશમાં થોડી વાતો તો કરે એમની જે is to me some sort of thing that I realized about myself is that uh, everything that I do is totally um, selfish. It's all totally to the benefit of myself. If deep down, any, anything that I do, I mean, in the, when I'm doing it, I don't think I'm doing it for myself. I'm doing it for somebody else or something. But but deep down, when I sit down and think about it, I realize that every every single action that I do, everything that I speak, whatever whatever I see, it's all towards my benefit. Uh, so if I realize that, then um, uh, it's kind of a it, it, to me it seems like that the mind is like the devil and divine is the contradiction. Uh, divine is the contradiction of the mind, and is that why all all the um, enlightened people say that you should put the night because it is is it like no, the devil? That is the kram step by step way, and this is now Dada's way yeah. the kram. Now what he will do, um, whether your mind is devil or divine, uh, he will realize he will make you realization that you are completely separate from your mind. Whether it is divine or devil, you are not concerned with that. You are only observer and pursuer of that mind. As if you are looking this picture. Right. And uh, you, you don't get involved with that picture, whether it is good or bad, whether the villain is there or whether hero is there, right. you are not concerned with that. Just you are observant Same way, the mind of uh, Meena, relax. and he will just see whether it is good uh, good thoughts coming or bad thoughts are okay but you will, you will all the time you will remember that this is not mine i'm the see the whole thing is this is what i see in the people who have taken gnan before and i see that they એક જ પ્રશ્ન છે કે હું મારે દાદા જે એક્સપિરિયન્સ કરે છે પોતે જે એબ્સોલ્યુટ સ્ટેટમાં છે મારે એ જોઈએ છે મારે આ બધું You will get. No, no, no. uh, It's not up here right now. He said. You will get absolute state. He, he, has, he has told you. Yeah, I know. I know that. I I know that. See, one thing you should not do, I feel, and it's not do or don't. Doubt is something I find that when I come to you, I have no doubt. Determination सबको होता है. I want to be a millionaire, I want to know absolute truth, I want to know this. But you have to have no doubt that you have. And only you, Jnani has no doubt. It is either light or dark, no in between. And and it, is, it happens, it happens. It's not gradual, it happens. I feel, I experience that sometimes. And you help me, you help me. You see, but humility you have to have, humility. Right, Dala? Humility. See, this feet you have, Jnani, this is your body, this is body, this is no good. This go, my body, this body. This feet, if it walks on the earth, even Insects will get moksha someday. This even God cannot give. This I understand, I see. Of all jnanis, whoever is born. But that is based on faith and belief and conviction and also experience. So I'm at different stage, she's at a different stage. Change of belief is experience. Experience. Little bit. At least I have little bit. No doubt. Without doubt. Without doubt. But as I said, I'm still here. Maybe five, six janmas. But she is very sincere, Dada. Very, very, Very sincere and very determined. Very good. She's gonna I get find. Or that no, no obstruction. no obstruction. Clear. You, you, you have obstructions. File. File number Sorry. one, three. Yeah. Doesn't matter. Discharge. Yeah. Discharge हो जाएगा. What <laughs> can I do? Service obstruction nahi? Obstruction, right? Wife I have, two children I have. But I didn't ask for that. Uh, I asked only one and I got five. Five, five, five I got. What obstruction. Can, yes. but file, no file. But no file. no file. only one file. Dada, એ ક્યાંય મને કે તમે તો આ બધા જંજાળમાં પડેલા મને હું કામ જંજાળમાં નાખ્યા હું તો જંજાળ વગર નહીં That's going to make her that way. और हमारे साथ रहेगा नहीं तो काम पूरा हो जाएगा तुम्हारा तुम्हारा भी पूरा हो जाएगा डाउट नहीं सर हमको नो डाउट डाउट नहीं हमारे साथ रहने की रहने की जरूर है खाली और हाथ देने की जरूर बस दादा this clarity is very important confuse mind is, is I find I don't have that. And I used to be restless. huh? Sin also I'm not, sin everything, I'm not worried because it is, it has happened. Past is nothing to, present being is most important. ललिता भी कर लेंगे वो भी पूरा कर लेंगे कोर्स एब्सोल्यूट कोर्स पूरा कर देंगे ललिता को भी हाँ, हाँ, हाँ। वो सब फाइल दादा सब एवरीथिंग बट कोई कोई डिफेक्ट नहीं तुम्हारा में? Uh, music, I was, uh, I was वो wondering. पहले डिफेक्ट था ज्ञान के पहले દાદા अभी कोई डिफेक्ट नहीं है પ્રશ્ન છે કે છે કે મારે એબ્સોલ્યુટ ટ્રુથ જાણું છે અને મનના ઘણા પ્રશ્નો છે એના ઘણા જવાબો છે પણ મારો પોતાનો એક પ્રશ્ન છે અને એનો જવાબ એક જ છે અને દાદા આપશે આપી શકે એમ છે તો કે હું શું કરું આ મન મનને બાજુ બેસાડી દઉં કે પછી બધું કહી દઈશ શનિવારે બધું કહી દઈશ મનની જરૂર છે હજી મનની જરૂર છે દાદા એમ છે Till Saturday. Until oh, Saturday. Oh, તો કે છે કે હું ફ્લેક્સિબલ થઈ શકું બધું કરી શકું અને આ મારો નેચર ઇન્ડિપેન્ડન્ટ રહેવાનો છે તારે ત્યારે ગમે તે હોય ઇન્ડિપેન્ડન્ટ મારો રહેવાનો નેચર છે independent I am fully independent nobody is boss to me કે મારે એવું જ થવું છે no competition no tension But, uh, um, uh, કાલે શું થયું? Um, I wore a pair of jeans, right? And my dad didn't want me to wear a pair of jeans. Forced me to do anything. I like to do it at my own. એમ કે એને એક દાખલો આપ્યો કે કાલે કે છે મારા પપ્પાએ કહ્યું કે તું જીન્સ ના પહેરીશ બીજો ડ્રેસ પહેર તો કે કે મને એમને ફોર્સ કર્યો એટલે મારું એમ કે હું એમને આગળ આપીશ તો મને પહોંચ્યું પકડાવશે એટલે કે એવું મને નથી ગમતું મારા પર કોઈ ફોર્સ કરે એવું નથી ગમતું મારે ઇન્ડિપેન્ડન્ટ ગમે છે બરાબર એટલે હું સમજી શકું કે આઈ નો કે what is saying is for good of me એમ કે છે કે આ આજે થયું એનો અર્થ એવો કે હું હું આજ્ઞામાં નથી શા નથી તો એમના કયામાં ના રહું પણ બીમાર મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું વધારે પડશે મારા માટે તો કે શું છે બરાબર એ સમજાતું નથી એને तो independent fully common sense fully हो जाए बेकार नहीं नहीं तो रहेगा ही नहीं પોતાને રહેવું પડે કોમન સેન્સ ફુલ્લી જ્યાં સુધી full નથી થાય ત્યાં સુધી ઇન્ડિપેન્ડન્સ કમ્પ્લીટ ના આવે ત્યાં સુધી ડિપેન્ડન્સી રહે જ કે છે Uh, I know that. Uh, but you see, અડધા there's પાંચ also- વર્ષથી સવારે I I understand that, but see, okay, for example, uh, what has been happening with the Indian culture is they accept everything to tradition. They never ask the question why they're doing it. They just do it. It's like just all blindly. You know, they never question. They never question why. Why they're doing it. See, if I know why I'm doing something, like uh, then I'll do it. See, uh, if I can understand the tradition, I will do it. But I don't like uh, to do it just because everybody's doing it. And they Indian culture એવું છે કે બધા જે કે એમ કરે પછી એમાં પોતે પૂછે નહીં કે શા માટે એવું કરાવો છો ખાલી બ્લાઇન્ડલી કે છે કરી કરવા કરે કે છે મારો હું એવું નથી માનતી કે બ્લાઇન્ડલી કરવાનું કે છે જો સમજ આવે તો મને જો સમજ સમજમાં આવે તો હું કરું બરાબર બુદ્ધિપૂર્વક કરવા માંગે બુદ્ધિપૂર્વક ના થયું ને મને સમજમાં આવવું જોઈએ ખોટું નથી એમ વાત આ શું બનાવી સર તો એક પણ ભૂલ ના રહેવી જોઈએ પોતાના હા તે એટલે હું છે તે last two three weeks whatever I've been not a blunder not a mistake that's I know that's very difficult see I've been looking back last um, two three weeks searching for છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હું આ છે તો મેં મંથન કરું છું અને પોતાની ભૂલો Trying to Find my mistake. પોતાની ભૂલો જોવાનો પ્ર- શોધવાનો પ્રયત્ન કરું છું છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હા ભૂલો બધે ભૂલ નહીં રહી છે અમારે એક પણ ભૂલ નહીં એટલે અમે સ્વતંત્ર See, uh, but see, the thing is, there are certain things that I realize about. Uh, I have certain things that I realize about my mind. Okay, uh, I've always mixed my mind with the I. Okay, and it was not until I read his book that I started looking within myself and I started looking at some of the feelings that I got. And, um, or see, for, for me, it was so, for me to understand that money and being famous and all that was very easy. Uh, for me to be uh, able to drop uh, wanting to become famous or wanting to be, uh, uh, get money and all that was very easy. See, I just want to be able to spend every minute that I can um, trying to shut off the. Um, he was. He said something that uh, everybody has certain number of layers, mm-hmm. and as as, the, as you shed your layers off, the closer you get to the eye, right? Right. See, so I've been. Uh, that's what I want to do. See, if that's what I'm supposed to do. That's good. You are good. Uh, you have good effort for that. See, now this is what I realized about the mind. Okay, that every action that you do is totally selfish. You may not realize it, but if you really deep down look inside yourself and you look for the reason and not the rationalization, not uh, if this then that, if this then that, but the real cause, the real એને reason. સમજાય છે કે ભૂલ વગર ન થાય ત્યારે સતત થાય એટલા માટે તો કે હું હવે પ્રયત્ન કરું હું જાણું છું કે દરેક ને ખૂબ ખૂબ આવરણો હોય છે લેયર્સ હોય છે અને બધા જેમ જેમ લેયરો આવરણો થશે તેમ કે છે આપણે આય ની પાસે વધારે જઈએ અને હું એ પ્રયત્નમાં છું કે છે અફકોર્સ કે હજુ માઇન્ડ થી સેપરેટ નથી થઈ પણ આ હું સમજી શકું છું કે આવું છે આઈ વિધાઉટ માય ગોડ સ્વતંત્ર independent without my with my independent With my Right. dependent. Uh, they, see, outside mind, I can drop them like that. See, because <laughs> I can understand it. That uh, this is simple logic of the mind, which says that when I die, everything, nothing is uh, permanent. Everything is temporary. All the relationships. are મહાત્મા temporary. વિચાર નહીં આવતા એટલા વિચાર આવે એ કહે છે ને હે? એ સમજણ થી લે છે ને એક વખત એને ગેડમાં બેસી ગયો પછી એની ગાડી બહુ પૂરપાટ દોડશે So that's why I'm here because I want to understand. See, I, I really uh, want to understand. Um, so I've been looking. એટલે તમારે પૈસા કીર્તિ આ બધું જો મારે જોઈતો હતો તો ઈઝી હતું મારા માટે એ નથી જોયું આ આ વસ્તુ હવે એને પૈસા તો બાબા ને જોઈએ તને બહુ પૈસા ના જોઈએ ને જોઈએ દાદા પૈસા કોઈ નહીં પાડે દાદા. સારું, સારું. જો દાદા કે દાદા હોય કે ચાર માદીવાળો હોય કે See, I was, I was, my ma- main concern when it came uh, to uh, being independent was to take care of myself in terms of uh, clothing myself and food and everything. But see, I, as I was reading and stuff, I realized that the um, the eye does not even can sustain without the food and, and everything else. So, so I want to get to the point where I, I ક્યારે can. શીખવાડ્યું આ બધું એને એને આવીને પારદર્શક એને આવેલું. દાદા આવડીઓ હશે ને ત્યારે કાગળ લખ્યો હતો પંચગીરી થી એક તે fully depend, in- independent. Not a single vendor, not a single vendor. Uh, so, uh, how can I get to the stage where there's not a single blunder? in my- એ કે હું એ સ્ટેજ ઉપર કઈ રે- કઈ રીતે પહોંચી શકું એક પણ ભૂલ ના રે એક પણ બ્લન્ડર ના રે Ju- એ અમે બધું બતાવી દઈશું એ રીતે He is, Uh, uh, see, અમે તને બધું બતાવી દઈશું હેલ્પ કરીશું see, if the eye is separate from the mind, the mind, if the eye is separate from the mind, then I'm just the observer. Then, then I don't have any well, I don't have any points. if, if you can remain in that, then all right. These whatever right. mistakes will be uh, um, Ninu's mistakes. Right. So then uh, what I'm, I want is how can I get that checked? now one, uh, one thing I'll do. Independent. Right. I will ah, without my independence. My, the biggest one that I want to be separate from is the mind, body, and speech. Yes, that he will do. Have the vidhi. Yes. That I want more than Tomorrow. relationships with people and money and all that. That can drop trick to draw. Sir, I know, but see, it will go autom- It will go automatically. But see, but, but for me to realize that. કોઈની નકલ કરે ત્યાં સ્વતંત્રતા અપાય નહીં જ્યાં સુધી જે માણસ કોઈની પણ પણ નકલ કરે ત્યાં સુધી સ્વતંત્રતા અપાય નહીં નકલ કરી શીખે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અમે અમારી આખી જિંદગી નકલ નહીં કરેલી નાના હતો તો નકલ નહીં કરેલી કોઈ કહે નહીં કે પોતાનો અસર હશે. જે હોય તે જગત આખું નકલથી જ ચાલે છે પડી સમજો yeah, I'm exactly that way. I'm the rebellious. He's saying not to be rebellious, right? Just we see someone and that uh, we carry that impression of a person or that thing and we, we just follow that. We do like that. We must just do exactly what everybody does doing. Yeah, we are doing જે that. જોયું તેવું આપણે કરીએ We don't have our independent thoughts there also. When we are independent, we have to, we, we, we should be independent in every, every corner. When we are following or when we are, we are doing imitations, Okay, uh, rebelling. okay, so, okay, there's this Vyavasthit, right? And um, they were saying, I didn't understand that very well, but um, if everything is run by Vyavasthit, then the I has absolutely, <laughs> then the I is just following. Okay. No, I'll But- tell you, Antar, this is Ramos, not me, man. I, I remain separate from that thing also. And they realize it. They are સમજી લઉં અને પછી હું સરેન્ડર છું મારે સરેન્ડર તો થવા માટે હું આવી છું અને જ્ઞાન મારે લેવું જ છે પણ હું પહેલા મને સમજણમાં આવી જાય સમજી લેવાની જરૂર છે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જવું જોઈએ Basic thing, you know, Ah. what, what is I. You must understand what is Yeah. બરોબર ને હા હા, એવું જ છે મને મને છે ને તે સ- અ, સમજવું છે હમ. So for me to surrender is a lot easier, and to totally give is a lot easier. See, he even writes in his book that I was reading that a lot of people come to him with a half full vessel. So how can he pour in it completely. You see, so empty your vessel. So I want to empty my vessel mm. first before I. એ કહે છે કે દાદાએ આપતાણીમાં લખ્યું છે કે કેટલા લોકો મારી પાસે અડધો ગળો ભરેલો લઈને આવે છે તો મારે તો કે ભરેલો ગળો હતો આમાં રેડું કેમ નું કે મારે આખું ખાલી કરી નાખવું છે તો હું કે છે બધું ભરી શકું ખાલી કરી નાખીને એ છે તે વાસણ પણ ફેંકી દેવાનું બીજું આપવું વાસણ બધું ગંદા એ વાસણ લાખવાનું નહીં નવું વાસણ અને પાણી નવું બધું નવું એટલે મને સમજાવો કે હું કેવી રીતે આખું વાસણ ફેંકી દેવું ને એ કે મને સમજાવો કે હું કેવી રીતે આખું વાસણ ફેંકી દઉં તારું નહીં ફેંકી દઉં હું ફેંકી દેડાઈશ દાદા તને દેખતા હું ફેંકી દઈશ તું ફેંકી દઈશ હા એ કહે છે તાર તાર ફેંકી દઉં just it will tell that now you put all this things in the બેઠી બેઠી એમ જ મળ્યા કે દાદા મને શક્તિ આપો હા સાચી વાત કરો અને તને એ શક્તિ મળી જાય અને બધું this is ring this is ring you are the owner Who is the owner of that ring? Uh, I'm not the owner. I am not the owner. no, no, it's okay. No, no, but I would have said that anyways because it's very logical that when I died. એનો મરી જઈશ તો પછી કઈ વસ્તુ જોડે લઈ જાય મારી નથી જ કે છે To whom it concerns. To whom it concerns? To whom it concerns? Uh, uh, to uh, Meena. Meena ne. Yeah, કે છે એવું કે? હમ નોટ આય ને અડધું જ્ઞાન તો છે એ એને કેવું ને કે તો હું સમજી શકેલી છું તેનું તો મને સમજવાનું જ નથી પણ બીજું દાદા છે ને સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન અવતારે come on a okay એટલે તું સંભળ્યા કર હા દા- દાદા દાદાને ક્વેશ્ચન કરવા દો નાસ્તો કરવા no, no, no. uh, What is normally not conceive? I have I is totally aware of what's happening and does not. I I want to be able to um, see that from inside. I want to see. You know how he is always aloof. I, I want I want to be that way. એમ કે છે કે મારે મને જ્ઞાન લીધા પછી અહીંથી હું બહાર નીકળું તો મને એ છે કે આ અને આ આખું સેપરેટ થઈ જવું જોઈએ અને બધું દેખાવું જોઈએ જેવું તમને દેખાય છે તમે કેવા અલુપ છો નિર્લેપ છો એવું મારે જોઈએ ના અનકન્ડિશનલી હોવું This is not the Mm. conditional and Just you you should have your desire. Right. But you should not put a condition to Dada. Oh, okay, okay. I see what you say. Mm. Just you you uh, you just uh, pray for that. I want this uh, stage. I want this. I want this. That's huh. not. Meeraben. Huh. Meeraben ne pat. No, I just. Uh, a very good Normally If I don't wear it, it doesn't matter. You are not dependent. No, it's a compare with me, Mara. કોઈ હું ના પહેરું તો મને પેટ ના પડે ડિપેન્ડન્ટ નહીં ફેંકી દઉં ફેંકી દઉં કે છે ના ફેંકી દઉં અને ઘેર આરામ કરે ઘેર જાય નહીં લેવો બહાર જાય લેવો મેં તો ઘેર ટ્રાયલ લે બહાર લઈ દઉં પછી રસોઈ સરસ તો ખરાબ લાગે મેં પછી ની વાત પૂછો કઈ ગયા નકામ ગયા લીધું ઘરમાં છેતરાતા નથી એટલે જતા જ નથી આવે એટલે રોકડું હોય તો જાય મહિને મહિને હપ્તા ભરે ઉધાર માં પછી પાછું આવે નહીં અને આવતા બહુ દેખવાનું કે આવતા બહુ શું દેખવાનું દાદા આપણો એક સવાલ છે સ્થૂળતમથી તો દેખાય છે તે બધા નાના છોકરા સમજી જાય કે તમે આમ રસોડામાં ગયા હતા ખાધું કીધું બધું સ્થૂળતમ બધું દેખાય બધું આ અંદરીઓથી બધું દેખાય બધું અનુભવમાં આવે ઇન્દ્રિય અને સૂક્ષ્મતમ તો દેહ દેખી જ ના છે કે આત્મા નું બધું કામ આગળ નું કામ બધું જ્ઞાતા રસ્તા સુધી પહોંચે તાર સુધી ફિલ્મ દેખાય છે એટલે બસ શું તમને ફિલ્મ દેખાય છે સપના નો ફિલ્મ દેખાય છે કૃષ્ણ કહેવાય અને સૂક્ષ્મ તલ ને સૂક્ષ્મ તમ નાતા દસ્તા સુધી પહોંચે તારે શું ગોપાલભાઈ કઈ પૂછવાનું છે કે કઈ નહીં દાદા અત્યારે તો કઈ નથી અત્યારે તો કઈ નથી અત્યારે તો કઈ પૂછવાનું નથી આપણો બીજો સવાલ દાદા આ લોકો જે છે બધા તે બાધા લે છે માન્યતાઓ માને એનું શું મહત્તા લોકો લોકો બાધા લે બધી માન્યતાઓ માને એનું મહત્વ એ તો બાધા પોતે જેની બાધા રાખે છે ને એ તારે એને મન સ્થિર થાય કે હા રાજા રાખી છે હવે પેલું લગભગ થયા કરતું એની એ બાધા મન સ્થિર થાય મન સ્થિર થાય બાકી બાધા તો જેવું શ્રદ્ધા એવું ફરે શ્રદ્ધા મજબૂત હોય તો ફરે શ્રદ્ધા કાચી હોય ના ફરે પોતાની શ્રદ્ધાનું ફળ છે કરતા ઉપવાસ નું મહત્વ શું છે એમ પેલા ભાઈ ઉપવાસ નું મહત્વ શું છે ઉપવાસ નું મહત્વ એક તો શરીરમાં જરા કચરો હોય બધો બળી જાય સાફ થઈ જાય અને શરીરમાં જાગૃતિ ઉખાડી વાંખે ઊંઘે છે જગત તે પેલું આખો ખોરાક ખાય ને ત્યાં પેલો દારૂ થઈ જાય તરત જેટલો ખોરાક ખાય ને ગાંધી થાય ગાંધીના ઘેરમાં ઘેરમાં ફર્યા કરે એટલે ઉપવાસ કરે ત્યારે જરા જ્ઞાન ઉતરે ત્યારે ખબર પડે એ ક્યાં ક્યાં શું શું નુકસાન થયું છે શું થયું છે બધું ખ્યાલ ખબર પડે નહીં તો ઘેરમાં ઘેરમાં ચાલ્યા જ કરે તમારો ઉપવાસ કર્યો તો જ્ઞાન ઉતરી ગયું હતું ને ઉતરી ગયું દાદા આપણે અઠવાડિયામાં કેટલી વાર ઉપવાસ કરવો જોઈએ ક્યારે અઠવાડિયામાં અડધો દિવસ કે આખો દિવસ જેને શરીર બહુ વીકનેસ હોય તેને આખો દિવસ કરવો જોઈએ શરીર સારું હોય ત્યારે અડધો દિવસ હમણાં આખો દિવસ કરવાનો ભુલાભાઈ ભુલાભાઈ આખો દિવસ કરવાનો <laughs> બીજું દાદા એક સમજાવ પ્રજ્ઞા શક્તિ એટલે શું પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞાશક્તિ આ સંસારમાં બે શક્તિ છે તે અજ્ઞા કહેવાય છે અને પેલી પ્રજ્ઞા શક્તિ સંસારમાં જ ભટકાય ભટકાય કરે અને પ્રજ્ઞા શક્તિ મોક્ષે લઈ જાય સંસારમાં પેટો ત્યાંથી મોક્ષે આપણે ચેતે છે તે ને કોઈ મોક્ષે લઈ જાય નહીં અંદર ચેતે એ ન આપણું એ પ્રજ્ઞા શક્તિ એ આત્માને આત્માથી પ્રગટ થયેલી શક્તિ છે મોક્ષ જયારે જઈએ ત્યારે ભાઈ માથામાં સમી જાય આ અજ્ઞા શક્તિ સંસાર અજ્ઞા તે સંસારમાં જ ભટકાય ભટકાય કરે profit and loss profit and loss દેખાય દેખાય કરે આમાં પ્રોફિટ આવે એમાં લોસ આવે બેસામાં પ્રોફિટ લોસ જોઈ નાખે દાદા યજ્ઞ પાછું મહત્તા છે યજ્ઞ ની શું મહત્તા યજ્ઞ થી એક વિજ્ઞાન પ્રયોગ છે વૈજ્ઞાનિક કે આ બધી વસ્તુ મેં નાખીએ ને તેના જે ગેસ થાય છે એ જયારે અડે છે વાદળાને છૂટી પડે ખરાબ છૂટી પડે એ બધું પદ્ધત નું છે આ બધું ખબર ને પણ અત્યારે કોઈ પદ્ધત કરતા નથી ને ચોખ્ખું ગીર ક્યાં હોય હિન્દુસ્તાનમાં ઘણા ખાવાનું નથી કે નાખી દેવાનો અર્થ કરો યજ્ઞમાં દાદા પૂછું દુધજી વાળાને કોઈને ચાનું બી મામા કહે છે કે મામા કે દેશમાં તો ખાવાનું ઘી નથી મળતું તો પછી ઊંઘવાની શું જરૂર છે આપણે અનાજ ખાવાય જોઈએ અને ખેતરમાં નાખવાય ના જોઈએ નાખીએ નહીં શું થાય એવું આ ખેતર છે નાખો એનાથી વરસાદ પડે અને વરસાદ પડે એટલે જાનવર બધું સાચવવું પડે પણ યજ્ઞ ના મહાત્મા તો ઉડી ગયું અત્યારે બધું ચોખ્ખું ઘી ને બધું કશું હોતું નથી ને <laughs> <laughs> ટાઈમે ચાલે ને જવું યજ્ઞ કરતા વધારે જોઈએ ને ગાય નું પેલું રસોઈમાં આપડે દેશું દાદાને પૂછો કે